ભગવદ્ ગીતા અધ્યાય નવ રાજવિદ્યા રાજગુહ્ય યોગ શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન જે જાણવાથી તું આ અશુભ સંસારથી મુક્ત થઈશ એવું અત્યંત ગુહ્ય જ્ઞાન છે તે તારા જેવા નિર્મળને હું વિજ્ઞાન સહિત કઈ સંભળાવું છું શ્લોક બે આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે સર્વ ગુહ્યમાં શ્રેષ્ઠ છે પવિત્ર છે ઉત્તમ છે પ્રત્યક્ષ અનુભવમાં લેવાય એવું છે ધર્માનુસાર છે સુખપૂર્વક પ્રાપ્ત થનારું અને અવિનાશી છે શ્લોક ત્રણ હે પરંતપ ધર્મમાં શ્રદ્ધા ન રાખનારા પુરુષો મારી પ્રાપ્તિ ન થવાથી મૃત્યુયુક્ત સંસારના માર્ગમાં જ ભમ્યા કરે છે શ્લોક ચાર હું અવ્યક્ત વ્યક્ત રૂપ છું સકળ જગત મારાથી વ્યાપ્ત છે મારામાં સર્વભૂતો સ્થિત છે પરંતુ હું તેમનામાં સ્થિત નથી શ્લોક પાંચ ભૂતો મારામાં નથી એવી મારી ઈશ્વરી અદ્ભુત ઘટના તું જો હું ભૂતોને ધારણ કરું છું છતાં ભૂતોમાં હું રહેતો નથી મારો આત્મા ભૂતોની ઉત્પત્તિ અને સંરક્ષણ કરનારો છે શ્લોક છ જેવી રીતે સર્વત્ર વિચરનાર પ્રચંડ વાયુ કાયમ આકાશમાં જ હોય છે તેમ સર્વભૂતો મારામાં સ્થિત છે એમ તું માન શ્લોક સાત હે કંતે સર્વભૂતો કલ્પના અંતે મારી પ્રકૃતિમાં જ લીન થાય છે અને કલ્પના આરંભમાં ફરી હું જ એને ઉત્પન્ન કરું છું શ્લોક આઠ આ પ્રમાણે હું મારી પોતાની પ્રકૃતિનો આશ્રય કરીને સ્વભાવથી પરતંત્ર એવા આ ભૂત સમુદાયને ફરી ફરી લીન કરું છું અને ઉત્પન્ન કરું છું શ્લોક નવ હે ધનંજય કર્મો પ્રત્યે ઉદાસીન પુરુષ પ્રમાણે આસક્તિ વગરના રહેલા મને તે કર્મો બંધન કરતા નથી શ્લોક દસ હે કૌંતે મારી અધ્યક્ષતાથી આ ત્રિગુણાત્મક પ્રકૃતિ આ ચરાચર જગતને ઉત્પન્ન કરે છે એ જ કારણથી વિશ્વ ફરતું રહે છે શ્લોક અગિયાર મેં મનુષ્ય દેહ ધારણ કરેલો છે તેથી મૂઢ મનુષ્યો મારી અવજ્ઞા કરે છે હું સર્વભૂતોનો ઈશ્વર છું એવું જે મારું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે તેનું જ્ઞાન તેમને હોતું નથી શ્લોક બાર તે અજ્ઞાનીઓની આશા કર્મો અને જ્ઞાન સર્વ વ્યર્થ જ છે તેઓ વિચાર શૂન્ય થઈ જાય છે અને મોહમાં બાંધનારા રાક્ષસી તથા આસુરી સ્વભાવનો જ આશ્રય કરે છે શ્લોક તેર હે પાર્થ જેમણે દૈવી પ્રકૃતિનો આશ્રય કર્યો છે એવા એક નિષ્ઠ મહાત્માઓ જાણે જ છે કે હું ભૂતોનો આદિ અને અવિનાશી છો તેઓ એમ સમજીને જ મને ભજે છે શ્લોક ચૌદ નિત્ય ભક્તિપૂર્વક સમ આદિ વ્રતોને દ્રઢતાપૂર્વક પાળીને તે મહાત્માઓ નિરંતર મારું કીર્તન કરી તથા ઇન્દ્રિય દમન અને નમસ્કાર કરતા મારી જ ઉપાસના કરે છે શ્લોક પંદર જ્ઞાન યજ્ઞથી પૂજનારા કેટલાક મનુષ્યો મારી ઉપાસના કરે છે અને વિશ્વતો મુખે રહેલા કેટલાક મનુષ્યો મારી એક રૂપથી ભિન્ન ભિન્ન રૂપથી મારી ઉપાસના કરે છે શ્લોક સોળ અગ્નિહોત્ર આદિ સ્ત્રોત યજ્ઞ વૈશ્વે દેવાદિક સ્માર્ત યજ્ઞ પિતૃઓને અર્પણ થતું સ્વધા અન્ન ઔષધ મંત્ર રુદ્રવ્ય અગ્નિ અને હવન કર્મ હું જ છું શ્લોક સત્તર આ જગતનો પિતા માતા પિતામહ એટલે કે કર્મ ફળ આપનાર બ્રહ્મદેવનો પિતા પવિત્ર કરનાર યજ્ઞયાગાદિ કર્મો ઓમકાર ઋગ્વેદ સામવેદ તથા યજુર્વેદ પણ હું જ છું શ્લોક અઢાર પ્રાપ્ત થવા યોગ્ય કર્મફળ જગતનું પોષણ કરતા સર્વનો સ્વામી પ્રાણીઓના શુભાશુભ કર્મોનો સાક્ષી સર્વનું નિવાસસ્થાન શરણાગત વત્સલ અનપેક્ષ મિત્ર જગતની ઉત્પત્તિ પ્રલયરૂપ તથા સર્વનો આશ્રય નિધાન અને અવિનાશી કારણ પણ હું જ છું શ્લોક ઓગણીસ હે પાર્થ સૂર્ય રૂપે હું તપું છું વરસાદ પાડનાર અને રોકનાર હું જ છું અમૃત હું જ છું મૃત્યુ હું છું સત અને અસત પણ હું છું શ્લોક વીસ ત્રણ વેદ જાણનારા સોમપાન કરનારા અને તેના યોગથી નિષ્પાપ થયેલા યાજ્ઞિકો યજ્ઞ વડે મારું પૂજન કરીને સ્વર્ગ પ્રાપ્તિ માટે મારી પ્રાર્થના કરે છે અને તેઓ દીક્ષિત પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જઈ દેવોના ભોગો ભોગવે છે શ્લોક એકવીસ તેઓ વિશાળ સ્વર્ગલોકનો ઉપભોગ કરી પુણ્ય સમાપ્ત થતાં પાછા મૃત્યુલોકમાં આવે છે આમ ત્રણ વેદમાં નિર્દિષ્ટ કરેલા કેવળ વૈદિક કર્મ કરનારા કામના પ્રિય લોકો જન્મ મરણના ચક્કરમાં પડે છે શ્લોક બાવીસ જે લોકો એકનિષ્ઠ થઈને મારું ચિંતન કરતા મારી ઉપાસના કરે છે એ સર્વદા મારી સાથે રહેલા નિષ્કામ ભક્તોના યોગક્ષેમને હું ચલાવતો રહું છું શ્લોક ત્રેવીસ અન્ય દેવોને ઉપાસતા લોકો શ્રદ્ધાયુક્ત થઈને તે દેવતાઓનું પૂજન યજન કરે છે હે કૌંતેય તેઓ પણ મારું જ યજન કરે છે પરંતુ તેમનું એ આચરણ અવિધિપૂર્વકનું હોય છે શ્લોક ચોવીસ કેમ કે હું જ સર્વ યજ્ઞોનો ભોગતા અને સ્વામી છું અન્ય દેવોના ભક્તો મને તો જાણતા નથી તેથી તેઓ મુખ્ય યજ્ઞ ફળથી વંચિત રહે છે શ્લોક પચીસ દેવોની ઉપાસના કરનારા દેવલોકમાં જાય છે પિતૃભક્તો પિતૃલોકમાં જાય છે ભૂતોના પૂજકોને ભૂતોની પ્રાપ્તિ થાય છે અને મારું ભજન કરનારાઓને મારી પ્રાપ્તિ થાય છે શ્લોક છવ્વીસ શુદ્ધ ચિત્તવાળા ભક્તો પ્રેમ અને ભક્તિપૂર્વક મને પત્ર પુષ્પ ફળ જળ વગેરે અર્પણ કરે છે તે હું સાકાર રૂપ ધારણ કરી પ્રેમપૂર્વક ગ્રહણ કરું છું શ્લોક સત્યાવીસ હે કૌંતે તું જે કંઈ કર્મ કરે ભક્ષણ કરે હવન કરે દાન આપે કે રૂપ તપ કરે તે સર્વ કંઈ મને અર્પણ કરી દે શ્લોક અઠાવીસ આમ સર્વ કર્મો મને અર્પણ કરવાથી તારું અંતઃકરણ સંન્યાસ યોગ યુક્ત થશે આથી તું શુભ અશુભ ફળ આપનારા કર્મબંધનથી મુક્ત થઈ જઈશ અને એમ તું મારામાં મળી જઈશ શ્લોક ઓગણત્રીસ હું સર્વભૂતોમાં સમાન છું મારો કોઈ શત્રુ નથી કે કોઈ મિત્ર નથી મને જે ભક્તિથી ભજે છે તેઓ મારામાં સ્થિર છે અને હું પણ તેમનામાં રહું છું શ્લોક ત્રીસ અતિ દુરાચારી હોવા છતાં જે એક નિષ્ઠાથી મારું ભજન કરે તેને સાધુ સમજવો કેમ કે તે યથાર્થ નિશ્ચયવાળો હોય છે એટલે કે એવું માને છે કે પ્રભુ ભજન સિવાય અન્ય કંઈ જ નથી શ્લોક એકત્રીસ હે કૌંતે તે તરત જ ધર્માત્મા બની જાય છે અને શાશ્વત પરમ શાંતિ પામે છે મારા ભક્તનો કદી નાશ થતો નથી એ તું નિશ્ચયપૂર્વક જાન શ્લોક બત્રીસ સ્ત્રીઓ વૈશ્ય શુદ્ર વગેરે જે કોઈ પાપ યોનિમાં જન્મ્યા હોય તો પણ હે પાર્થ તેઓ મારો આશ્રય કરે તો તેને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે શ્લોક તેત્રીસ આ પ્રમાણે છે તો જે પુણ્યશાળી હોય અને સાથે મારી ભક્તિ કરનારા બ્રાહ્મણ અને રાજર્ષિ હોય તો તે મને અતિ પ્રિય જ હોય તે આ નાશવંત અને દુઃખી એવા મૃત્યુલોકમાં જન્મ ધારણ કર્યો છે તો મારું ભજન કર શ્લોક ચોત્રીસ હે અર્જુન તું મારામાં મન રાખ મારો ભક્ત થા મારા પૂજન વિશે પરાયણ થા તથા મને નમસ્કાર કર આ પ્રકારે મારા શરણને પ્રાપ્ત થયેલો તું તારા અંતઃકરણને મારામાં યોજવાથી મને પામીશ એ પ્રમાણે અધ્યાય નવ રાજવિદ્યા રાજગુહ્ય યોગ સમાપ્ત